ચાલીસ ટકા ચાલીસ ટકા જેટલો બાવીસ બાવીસ ચાલે હા એમાં નથી વાંધો બોલ તમે સાથે તેરમું કેટલી અત્યારે દાદા કોબી ની પ્રોપર્ટી માં શું થયું કે એક વર્ષ પંકજે ચલાવી બરોબર એક વર્ષ પંકજે આપડા નટુભાઈ નો મોટો છોકરો દેવચંબા જમાય તો પેલા બે વર્ષ બહુ અથડાયો બે વર્ષ પેલા બહુ અથડાયો બહાર ચાલી ગયો કામ કરવા આમ તેમ પછી એક વર્ષ એવું કર્યું હતા કે એની ઓક્યુપન્સી નેવું ટકા ઉપર લઈ ગયો મારી કરતા વધારે પણ એને ની બસ થી બાર રૂમ પડી દીધી વીકલી અને એ લગભગ છ થી સાત હજાર ના તેલ પર છ હજાર નું મિનિમમ એવરેજ માં તેલ કર્યું એટલે સારું કર્યું પછી હું કહું કે ઓક્સિજન થી વધારે પણ તું એક ડોલર વધે તો તારા ખર્ચામાં ઘણું મદદ થાય કારણ કે યુટિલિટી બહુ પડે એટલે પછી હમણાં તો પંકજ ને હમણે પેલી નોટિસ પ્રોપર્ટી ક્યાં આવી ગયા અને બુડાભાઈ સોંપ્યું ઓક્સિજન ખરી હમણાં કેમ નેવું તો હતી જમીન નેવું નેવું એટી ઉપર હતી એસી ટકા જેવી ઓક્યુપન્સી હતી પણ વીકલી રેટ ને લીધે એવરેજ રૂમ દસ ડોલર પડે ભરાય ને પેલું બધું આપેલું પછી ખાઈ જ આપી જાય હા મનને એમની થાય મારી નહીં ભરાય તે જગ્યા પર છે ને તે ભૂલીબેન નો ભણો છે હાથે મદદમાં તો ભણો મને કહે દાદા પાસે આ મોટલ ના ધંધા માગી લાવજો એમ કે ભણો છે આ ભૂલીબેન નો બાબા તું મને કહે દાદા પાસે તમે આ મોટલ નો ધંધો માગી લાવજો ને આપડી લંડન વાળી મોટલ ના ધંધા માગી લાવજો એમ કે હા દાદા ને ખોટું કરતા બરાબર એમની દાદાજી ને મારે ખર્ચો મોકલો છે મેં ના કહી રહી રાત આવે છે હવે તમે સીધો ભૂલો માણસ બરાબર શંકરાચાર્ય પ્રમાણે વિશ્વાસ હોવાનો બહુ સારો સ્વભાવ બે ત્રણ હા માણસ ઘર આવે ને પછી કેમ અત્યારે લેટ થઈ ગયા તમે એવું બધું બોલું અને કોઈ જાવ બોલે એવું બેસી બોલું હા દાદા સારું મળી જશે એડજસ્ટ કરવા મળી જશે સાહેબ કોઈ ધંધા મળી મળી આવે હા દાદા જૈન જે મોબાઈલ હતો મારું દસ હજાર લખેલા ફાધર તમે બધા મોટા માં બધા સુતા હતા અમે કુસુમબેન જયંતિભાઈ એમના બાપ બેન તો પછી દાદા ને તમે કેવી રીતે મને બધું કહો તો તમે બધું વર્ણન કરો પહેલેથી નાઇન્ટીન સિક્સટી એટ પછી એ આજે બધું છે જે તરફ બધું દાદાને જ મળવાનું છે આપણા મંદિર બોર્ડે તો એવા એના ભાવ ખીલી ગયા એના ભાવ સરસ થઈ ગયા જેમ કે કાલે રાત્રે આવવાના હા દાદા આપડે ઓગણીસ પાંચ દિવસ રહેશે તો એમ કે હું એકલો આવીશ મેં ના તમે કુટુંબ ને છોકરાઓને તો લઈને આવજો બહુ ચાર્ટર એકાઉન્ટ ખબર પણ નહીં ચાર્ટર એકાઉન્ટન્ટ હશે ઘેર ગયું ને બહુ સારું હા અને પૂછારીમાં આ વાત ધરી હા એટલે પછી હું કામ મોબાઈલ છું હા કરો આગળ પડી સાત દસ આગળ પડી જાય ત્યાં આગળ આગળ એક ચિંતા વધારે કરાવે બાકી હું તો નથી કરતો અને એક ચિંતા વધારે કરાવે બાકી હું તો નથી કરતો ચિંતા કરતી કરે આગળ રાખો ઘણા ઘણા ઘણા તો લગ્ન ખબર નહીં ના દાદા બદલી એવો ભાવ થયેલો નથી દાદા આ અજુબો વેચવાની વાત થાય ને તો મારા અંદર માં એવા વિચારી મળે કે હું વેચી દે પણ નિઃશુદ્ધ કદાચ વેચવું પડે દેવું ના આધારે તો પેલી રીત છે ને આ વીટી દે એમ તો એમાંથી દેવું પુરાઈ જાય તો પેલી રીત છે ને એવા વિચારે બાકી અંદર થી મારા ભાવ નહીં મળે કે હું આમ હોટેલ વીટી દે Mm-hmm. પણ નિર્ભર માઇલ્ડ માણસની જરૂર છે આ લાઈફ માઇલ્ડ એફેક્ટિવ માણસ ગોપળા નીકળી ગયા ને હા દેખાય તો ઘણી વાર દાદા ને ખીજવાય એમ કે બાબા તમને મળ્યા પછી આમ કેમ એક ના ત્રણ હા એક મોટો લાભ બે એકર લેન્ડ પાછી બધા કીર્તિભાઈ એવું છે કીર્તિભાઈ જોબ સરસ છે અને પાંચ વર્ષ રહીને રિટાયર થવાના છે પાંચ વર્ષ રહીને હા દાદા એ ગવર્મેન્ટમાં જોબ છે સિટી ઓફ ન્યુયોર્કમાં કામ કરે એટલે એને એને પરમાનન્ટ પેન્શન સરસ મળે હા એટલે હું પાંચ વર્ષ કાઢી નાખું જેમ તેમ કરીને એટલે આપણે જીતી ગયો છૂટા પોતાની જમીન આટલા ઉપર ઓછા બાંધકામ આટલું બધું પાણી કેટલા કેટલા ખબર નથી પણ પચાસ હજાર જેવું આપ્યું હશે અડધા રોકેલા તેમના અડધા દર મહિને લલિતભાઈ ચારસો ડોલર છોકરાઓ માટે ધક્કો આપવાનો બરાબર છોકરાઓ ભાઈ પ્રજ્ઞા શક્તિ પ્રજ્ઞા શક્તિ અને જાગૃતિ માં કઈ ફેર જાગૃતિ હવે આપણે જાગૃતિ હજી આપણે મોક્ષ ની સિંહમાં બેસી ગયા અને પ્રજ્ઞા શક્તિ ઉડી જાય છે ખલાસ થઈ જાય છે તો મોક્ષ ના હવે મોક્ષ માં પહોંચી ગયા પછી જાગૃતિ કઈ કામ કરે ખરી પણ જાગૃતિ પણ મન પર એટલે મોક્ષ સુધી જાગૃતિ ને જાગૃતિ ની જરૂર પ્રજ્ઞા પ્રજ્ઞા શક્તિ પ્રજ્ઞા શક્તિ જાગૃતિ હાથો ચાલે પ્રજ્ઞા શક્તિ વાર વાર કરે જાગૃતિ એ પકડી લે વર્તન ન રહેવું જોઈએ પછી આ પહેરવાનું અત્યાર સુધી તો દાદા એમ કહેતો ગયા વર્ષ સુધી આવતો ભેગું થયું છે હવે મને કઈ ના હવે તો મોક્ષના પર એટલી પર એટલી પર ચાલી જવાની હવે કોઈ કામ નથી લાગો એમ થઈ ગયું એવી સંભાળવું ઈચ્છું ભાઈ એનામાં જે સુખમાં નથી લક્ષ્મી સુખમાં નથી સુખમાં સુખ ની શ્રદ્ધા શોપિંગ તો ઘણો દાદા જરૂરી વસ્તુ લેવી પડે આપડે વ્યવહાર માટે લેવું પડે પણ જે પેલા જે હતું કે હું લઉં અને આપું લઉં ને આપું એ ઉડી જવું કરતા આપું આપું આપું આપું એમ થાય કે આપડે વ્યવહાર જે કુટુંબ કે જે અમુક હોય કે વ્યવહાર એમ છે કે સારી રીતે થવો ધ્યાન એટલી તો ભાવના કરી યાર સારી રીતે થવો જોઈએ એ અભિગત છે આપણે પછી બને એ પણ સાચું છે બરાબર આપણે હકીકત એવું હોવું કે આપણે ઇન્ડિયામાં પહોંચ્યા બરાબર ઇન્ડિયામાં પછી બહુ તે પણ ઘાતી હોય ના કે ના એમાં ઇન્ડિયા આમ કેમ કે નરતું જીવતું નથી આત્મા કશું નરતો નથી જીવતો નથી આ નું જે પાવર દ્રષ્ટિ છે જયારે ચેતન આ લોકો ઘણા છે ચેતન આત્મા ચેતન નથી પાવર દ્રષ્ટિ પાવર જોયેલો હોય બરાબર થાય ને એ આપણને ઉપયોગ છે કોઈ પણ ઘરે નાખવું નવા જાય એટલે પડી જાય બરાબર છે આત્માને આદિત્ય મકાન કરે છે લોક કોઈને છું એટલે કે શું એનો બી આપણે બરાબર بھول جگ جگ یاد آئے تو برابر ہم آپ اس کی ہمارے یاد نہیں نہیں نہیں یاد یاد آسمان برابر સ્વાતિના પૈસા નહીં આવે અને શોપિંગ નહીં થાય દાદા એવું નથી હા પૈસા તો જોરદાર મળે પણ જે શોપિંગ ની ભાવના હતી એ એ ભાઈ બહુ ના દસ પંદર હજાર ડોલર તારા પોતાના માટે નહીં પોતાના માટે નહીં હવે અમે અમે જેક્સન ગયા તો હજારો ડોલર લઈ જાઉં સાથે વાપરજો તું હવે મારે નથી વાપરવા પછી ત્યાં જઈએ એટલે સભાઈ કેમ કે સુશીલાબેન ને કે જમીભાઈ ને કઈ લઈ આપવું હોય તો લઈ આપે ચાલો લઈ લો તમે ભાગો નહીં ચોવીસ એ ચારસો ને વીસ dollar two hundred twenty five thousand સવા ચાર નો સાડા સત્તર લગભગ એ સાડા સત્તર હજાર ની રૂમ પડી હતી સાડા સત્તર હજાર ની રૂમ પડી હતી ના આપડે એની સાથે સાડા ત્રણ વીઘા જમીન લીધી ને ત્રણ એકર એ સાથે સવા ચાર ની કિંમત ની અંદર જમીન પણ આવી ગયા ત્રણ એકર ના એ પણ લીધી તે વખત લીધી હતી બાજુ નો પ્લોટ પાછલો ભાગ અમારી પાસે નહીં હતો એ એસી હજાર માં ત્રણ એકર હા હા ચાર એકર હા આવી ગયા હા એટલે એમાં કેટલું પડી ને હા એમાં કેટલું પડી હા બરોબર સામે એક મોટું કન્વેન્શન સેન્ટર આવે છે એકસો સાત રૂમ હોટલ નું બંધાવા માંડવું ઓકે તો આવતા જાન્યુઆરીમાં ઓપન થશે એટલે કોઈ મિટિંગ કે એવું તો હોય તો અત્યાર સુધી બીજા માં જવું પડે કારણ કે સગવડ શહેરમાં મળે નહીં મિટિંગ હોલ નહીં એવું તો એ લોકો નક્કી કર્યું કે અહીંયા હોય તો સારું બરોબર આપણી સામે અને હમણાં ડિપ્લોમેટ પર ડિસેમ્બરમાં અમે નીચેની અઠાવીસ રૂમ કરીને અઠાવીસ રૂમ અમે બધું નવું બધું કર્યું નવી કાર્પેટ નવા વોલ કવરિંગ નવું ફર્નિચર જે આપણું પહેલું મકાન ખરું ને એને નીચે અઠાવીસ રૂમ બધું ફર્નિશ કરી નાખી અંદર રેફ્રિજરેટર દરેક રૂમમાં રસ ફ્રીજ નાના કોમ્પેક્ટ ફ્રીજો મૂકાયેલા હરીફમાં એમાં કરવા જેવું હતું બત્રીસ બત્રીસ હજાર ડોલર નો ખર્ચ થયો પણ સરસ થઈ રહ્યા એ અમેરિકન કંપની છે છ કરોડ ડોલર નું રૂપિયા નું સિક્સ મિલિયન ડોલર નું પ્રોજેક્ટ છે દાદા તેમાં મોટો કોન્ફરન્સ રૂમ આવશે swimming pool and cloth tennis court restaurant lounge ના સસ્તું નહીં પોતા ચાલીસ હજાર ડોલર મહિને બ્રેક એવન જોઈએ ચાલીસ હજાર ડોલર ચાલીસ હજાર બ્રેક એવન જોઈએ આપડે દાદા નું મંદિર છે દાદા ને કોણ ટક્કર મારે એની રોનક જ આપડે જો પાંચ પાંચસો મોટર છે જોઈએ પણ ઓકરી નો તો એનો એનો ભવ્ય દેખાવ જુદો હવે એક એક અમે મોટર ની વાર્તાલાપ ચાલતી છે બીજી મોટર ની તો એની અંદર અમે તલવતા સાથે શું નક્કી કર્યું કે દસ હજાર ડોલર હિમંદર સ્વામી ના મંદિર બધે આપી દેવાના અને એનું ઇન્વેસ્ટમેન્ટ તરીકે રહેશે સચિદાનંદ સ્વામી યુવસેના એટલે જો એની ઇન્કમ હોય તો ઇન્કમ દર વર્ષે મળતી રહે ભવિષ્યમાં વેચીને જે પણ એક્સ્ટ્રા પૈસા બન્યા તો એ પૈસા સંઘના તો પાછા રીઇન્વેસ્ટ કરવાના એ એકસો ને વીસ રૂમ નો એકસો વીસ રૂમ ની છે મોટો ત્રણસો થ્રી હંડ્રેડ થાઉઝન્ડ મારે દાદા નું નામ પૂછવું છે એક મિલિયન એક એક મિલિયન સો કેટલા ડાઉન આપ્યા હતા સો હંડ્રેડ થાઉઝન્ડ તમારે ધંધો ખરો ને અને બધી ટોપ માં એની તો બધી રન ડાઉન થઈ ગયેલી પહેલા જ વીકે મારે પચીસ હજાર તો પાર્કિંગ લોટમાં નાખવા પડ્યા હતા પહેલા જ અઠવાડિયે હા સરળતા આપણે દાદાજી નું નામ પાર્ટનરશીપ માં રાખીએ દાદાજી ને કશું જોઈતું નથી આપડે સચ્ચિદા નું સંજ્ઞ મૂકવું કે જે કાયમ નું ત્યાં રહે ના એની સંજ્ઞા તો થશે પણ આજે દસ નું છે તો વધારાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું મારી ના ખરી પંદર સોળ હજાર જેવું હમણાં દસ હજાર ભરીએ આપડે જે જૂનું પહેલું મકાન ખરું એના પાંચ હજાર અને નવાના પાંચ હજાર પણ બીજા ત્રણ વર્ષ માં પતી જાય છે ભરવાના નવાના નવાનું વહેલું પડે કારણ સાત વર્ષ નું મોર્ગેજ આપેલું ના પેલું લગભગ આઠ વર્ષ ડોસી કોને યાદ કરતો છો તમે હવે એના હસબન્ડ હતા ને મિસ્ટર કપોરા તો એને આપણને એનો વિચાર હતો કે મારી સાથે મને પાર્ટનરશીપમાં લે અમે કોઈ ઇટાલિયન છે આપણા વળી નાવ ક્યાં જાય તો જેમ જેમ કરીને દારૂ કાઢ્યું અને પછી એ વાત પર આવે કે તું તારી જમીન મને આપે તો હું તેમાં બાંધું તો એને એ મદદ બહુ કરી સિટી હોલમાં મદદ કરી ને પ્લાનિંગ કરવામાં આમ તેમ બધું તો મને ને તરલોતન ભાઈ એની હીરાની વીટી લાવીને આપશું તો ઇન્ડિયા તમે વીટી તો લઈ આવ્યા પેલા બીમાર બહુ હતા તે ટાઈમે એટલે પછી હોસ્પિટલમાં જઈને ગુજરી ગયા પણ ડોસીને ખબર છે વસંત પટેલ વીટી મારા હસબન્ડ આપવાનો હતો પણ ડોસા ગયા પછી પાછળ પડીને વીટી પેલી વીટી તમે જોડે લાવવાની હોય ત્યાં બાબુ તને આપીએ ખરા હા બાબુ વીટી તમને આપું પણ તમારે કોઈને આપવાનું બસ તારા છોકરાને દાળ આપી જવાનું એટલું કરી દેજો જરૂર એમ <laughs> દાદા નું સ્વાગત કરવા ત્યાં રહ્યા <laughs> <laughs> આખો બાપ નું હાર હાર બધું કરો પાપ ઉભું ભાવ પાપો પાપ ઉભરો બોલો આ ઉભોનું ખલાસ ઉભો આ ઉભો મારું ભગવાન ગોસ્તા પણ ઉપર લાગે રમુક પપ્પો પપ્પો બાબુ લલિતભાઈ નું ફોન છે ભુવાભાઈ સાથે વાત કરે છે ભેગા થયા રસ્ટોરન્ટ ને બહાર નીકળવું કે ખોલવું બનશે એટલે હોટેલમાં રેસ્ટોરન્ટ ને બહાર છે ને બહાર એક નિષ્ઠોરું કે ખોલું ખોલવાની વાત કરે શું શું આપત કરીએ નિર્ણય શું ગયો દાદા હજુ કોઈ શોધો નથી પણ મારે શોધવું પડે એમ કઈ છે હજુ કોઈ શોધો નથી પણ શોધવું પડે મારે ન્યૂઝમાં <laughs> આમ જ હા ત્રણ જણા કામ કરે ચાર જણા બીજે બીજે અને બાબુજી જે પછી નાઇટ કરશો બે નાઇટ જ કરી કારણ કે બીજું કામ કરવાનું ને બહારનું બોટલ ધ્યાન રાખવાનું ને અને બુક કીપિંગ ને બધું એટલે બાબુજી ને બે નાઈટ જ કરી દીધી છ નાઈટ જ કરી ગયા બીજા એક છોકરો તેને કામ આપી દીધું બારના છોકરાને પગાર પગાર પગાર હા લોકો મહિનાનું પગાર વધ્યો નથી ને. એમ બીજો બે હજાર કરો ને બાબુજી સાથે તમારી મહિનાનો મહિ- મહિનાનો આઠ આઠ થી નવ હજાર પગાર જાય વાંચી વાંચી છે. આ બધું બધા થઈને બધા મેં એક લાખ બધા થઈ બહુ વાત છે. આઠસો હજાર જેટલો થઈ બીજા નંબર દોઢસો દોઢસો દોઢસો ચોત્રીસ એકસો ને ચોત્રીસ બાર બાર જણા કેટલાક છે ચોત્રીસ વાળા પૈસા ઓછો હોય અગર તો સસ્તો માગતો હોય એવું હોય તો આપી દઈએ રવિવારે ની તો સોમવારે આવવા વિચાર ની તો સોમવારે આવવા વિચાર કરે Thank you. કહ્યું, સોમવારે આવો સોમવારે આવો વિચારી જાઓ, બધા બોલાવો. ત્યાં અને રવિવાર સાંજે જોનસન સિટી જવાનું વિશ્વર તો એટી વન પર હા એટી વન પર એટી વન પર હા. ઓકે, જાઓ, શાંતિ હવે વાત કરશે જવા પડે ને. હા, હવે બપોરે છે તો વિશ્વર છે અને અહીંયા જોન્સન અને સિટીમાં રાત્રે ઉપડી જવાનું હા રાત્રે રાત્રે આપેલી ક્યાં આગળ? હા પાસે અને હવે તો બધા ભાડું કેટલું આવે રૂમનું રૂમનું ભાડું કેટલું આવે રૂમ રૂમનો ભાવ કેટલો આવે ચોવીસ ડોલર પચાસ ચોવીસ ડોલર ને પચાસ પૈસા કેટલી ઓક્યુપન્સી કેટલી ઓક્સિજનથી કરે નહીં મળે એમ. હમ? પંદર વીસ ટકા ધંધો બહુ ડાઉન થઈ ગયો છે ધંધો બહુ ડાઉન થઈ ગયો ભાવે શું આમ છે? ભાવે શું ભાડે આપે છે? એટલે લીઝ ઉપર રાખવો જોઈએ તો ના, પેલા આપણે થોડા લોકો ભાડે આપે છે ને. ચોવીસ ડોલર ને પચાસ પૈસા એક બધું ને? તમારે શું રહે? અમારે ત્યાં ચોત્રીસ છે સારું સારું કરી